જે આપણી દ્રષ્ટિ પડે છે તે દ્રષ્ટામાં પડે તો સાક્ષાત્કાર દ્રષ્ટામાં તે આપણી વાત મારી વાત સમજવાય આ દ્રશ્ય પડે છે ત્યાં સુધી સાક્ષાત્કાર ના થાય દ્રષ્ટિ દ્રષ્ટિ દ્રશ્યામાં દ્રષ્ટામાં પડે એટલે દ્રષ્ટા એ ભગવાન છે દ્રશ્ય એ ભગવાન નથી દ્રશ્ય જ્ઞેય દ્રશ્ય એ તો એક જાતના ચિત્રો છે એક જાતના તો વિનાશી વસ્તુ ઘણી કઈ હોય જ અને જ્ઞાતા દ્રષ્ટા પરમાનન્ટ ફિટ ના થાય તો ફરી બોલજે આપણે ફિટ કરવા હાથે કામ છે અને હું તમે એક જ છીએ બીજી વાત કરી હા કઈ વાત તમને ફિટ થઈ અમે કરી ના થઈ હોય આગળ બીજી નવી વાત કરું મને મળ્યો વિરા મને મળ્યો તો ને પણ જ લક્ષી પાછા પછી બોલે કે જ્યાં લગી આત્મા તત્વ ચીન્યો નહીં ત્યાં લગી સાધના સર્વ શું કે કે તિલક કરતા તે પણ ગયા અને જપ મારા નાખવા ગયા એક ને એવી ટેવ પથ્થર એટલા પૂજે છે તુલસી દેખી તોડે પણ કરતા પાણી દેખી કરે સ્નાન જો સારું પાણી ભરી તુલસી મારે એક મૂર્ખ ને એવી ટેવ પોતાની જાતને મૂર્ખ કહે છે તે પણ વચ્ચે ત્યારે ત્યાં આવે તમે ગો ભાઈ ત્યારે તો ના આવી બ્રહ્મ જ્ઞાન છે એ બ્રહ્મ જ્ઞાન થાય તારે આ સાક્ષાત્કાર થયો કહેવાય ત્યાં સુધી બ્રહ્મ જ્ઞાન થયા છે સાક્ષાત્કાર હોતો નથી પછી માની લે તો એકાગ્રતાની શાંતિ રહે તો આપણે એને કાઢી નાખવું નથી જેટલું કમાય એટલું સારું અગત્યું છે ના આપણે એટલી શાંતિ સંસાર મળે છે સંસાર એટલે તો ત્રિવિધ તાપ ત્રિવિધ છે ત્યારે કચયુગમાં અત્યારે અનંત તાપનો મૂળ સંસાર અનંત તાપ પીરિયડ નહીં અનંત તાપ કેવી રીતે બિચારો સહન કરે આ સંસાર ગરીવાર જ્યાં મૂળ વસ્તુ પ્રાપ્ત ના થાય ત્યાં સંસાર છે સહન થાય કોઈ વસ્તુ ના સમજ મારી પાસે પાછી લેવાની નહીં અને આપણે બીજી ગમે એવી વાત કરવાની જરૂર છે આપણે એને વાંધો નહીં રાખવાનો હું તમે જુદા જ થયું જુદા એ માણસો જ નહીં બેન તબિયત સારી છે કે આવ્યા હતા એના ફાધરે કહ્યું ભાઈ આ બધી છોકરીઓ ગોળીઓ કરું છું તે એટલે પહેણે જાય છે કે પહેણાની ગોળીઓ કર્યા કરે પછી એ થોડો એને શું કર્યું એક માણસ સ્ટેશન પર દેખાડવા આવ્યા કન્યાને અને પેલા બાપે કહ્યું કે તું વાત કરતો આવે એટલે પેલા એ શું કહ્યું કે ભાઈ આ કન્યા મને પાછળ જ છે કે હવે આવી મોડી બાજુ અહીં બન્યા છે પ્લેટફોર્મ પર જશે શું જશે અહીં મારું લગ્ન કરો ખરા અહીં ના થાય ભાઈ એને મવડે જ કાઢવું પડે એને એ કરવું પડે જગ્યા ક્ષેત્ર જોઈએ ક્ષેત્ર એ ભૂમિકા હા ભૂમિકા જોઈએ પવિત્ર જગ્યા એનો ટાઈમિંગ જોયો ટાઈમિંગ ના જોઈએ બધું મહુરત ના કરવું પડે સારા કામમાં મહુરત કરવું નહીં કરે એટલે આપણે જ્યારે મહુરત સારું કાર્ય કરીએ ને આપને મળ્યા એટલું વધારે મુહૂર્ત બીજું કયું છે આપને મળવાનું થયું આપને મળવાનું થયું એથી વધારે કયું બીજું મુહૂર્ત જોઈએ હા મળવાનું થયું મોટું મુહૂર્ત કહેવાય પણ બીજું મહુરત એવું જોઈએ કે જેને માટે આપણે કાયમનું સાધન કરવાનું છે આ કઈ ટેમ્પરરી એડજસ્ટમેન્ટ નથી તો આપણે પરમાનન્ટ એડજસ્ટમેન્ટ કરવું છે એટલે કાયમનું સનાતન સુખ જોઈએ છે ને કે ટેમ્પરરી જોઈએ ટેમ્પરરી જોઈએ આપણે કરી આપીએ શું થાય છે સનાતન જોઈતું હતું એના તમે કોર્ટ એક દિવસ નક્કી કરીએ આપણે અને બંને જે સનાતન સુખ અને પેલા ફરી તમારે ભેગા વાંધો નથી થઈ ગયું દિવસ થઈ ગયો એટલે થઈ ગયું તમારું સમાધાન દિવાથી દીવો સળગે એક જ દીવો હોય તો બીજા દીવાના સળગાય આપણી દેશી વાત શાસ્ત્રીય વાત નહીં પણ આ દેશી વાત કે દિવાથી દીવો હળગી જાય ના હરગત ભગવાન અમે ભાઈ ભગત ભગવાન પ્રગટ થયેલા છે તે છે પ્રગટ થયેલા છે અમે જ્ઞાની પુરુષ છે ભાદર ના તમે એમને ઢોર મારો તો તમારી પર રાજી થાય અને પૈસા આપો તો બહુ ગમે રાજી થાય પૈસા પણ બહુ પ્રીતિ હતી બસ્તર માન માન ઉડી ગયું તેનું માન પૈસા પર જબરજસ્ત સ્થિતિ કેટલાક પૈસા પૈસા જોડે તો કશું નથી લઈ ગયા જોડે તો કશું નથી લઈ ગયા કોઈ કોઈ લઈ ગયા નહીં કોઈ લઈ એટલે જે મંદિર મંદિર બાંધ્યું હતું બધું પાથરે અમે ગયા પછી થઈ ગયું બધું અને એક નવું એક મંદિર બાંધ્યું છે અત્યારે મેં તો બહુ મોટું વિશાળ મંદિર બાંધ્યું એમનો મહિમા બહુ ચાલેલો હા લોકોને લાભ થતો હતો લોકોને લાભ થાય ભૌતિક લાભો થાય ને લોકો એમ પાસે દોડે ને પડે આ જોનાર આપણી દ્રષ્ટિ છે જોનાર માં પડે આ જોનાર કોણ છે અને જુએ છે કોણ કૃષ્ણ ભગવાન ને જુએ છે દ્રશ્ય છે દ્રષ્ટા કોણ છે પ્રચેતન જુના એ જડતામાં જો કરે આપણે દ્રષ્ટિ ત્યારે કામ થાય એટલે આ દ્રષ્ટિ દ્રશ્યમાં કરી અને ભ્રાંતિ ઉત્પન્ન થઈ છે અને દ્રશ્યમાંથી દ્રશ્યામાં પડે તો જ્ઞાન ઉત્પન્ન થાય દ્રષ્ટિ ભેર જ છે ખાલી આ અત્યારે તમારી દ્રષ્ટિ છે તો ઉત્તરને દક્ષિણ તમે માની રહ્યા છો એટલે ઉત્તરમાં દક્ષિણને ઉત્તર દક્ષિણ માની રહ્યા છો ઉત્તરમાં જતા નથી પણ તમે માનો છો કે ઉત્તર પણ જાણો છો દ્રષ્ટિમાં અને એ તમે ફેરવી રહ્યા કોઈ દ્રષ્ટિ તો તમે સરસ જાઓ એ દ્રષ્ટિ ફેરવા જોયું અને બીજું અંદર જે દેખાય એ તો એકાગ્રતા તમારું સાધન છે એકાગ્ર દેખાય નિકટમાં દેખાય દેખાય એ કોઈ મૂર્તિ ખાના કરીએ ક્યાંય નહીં દેખાય પણ એકાગ્ર કરવાનું સાધન પણ તે કંઈ આપણે હેલ્પફુલ થાય હેલ્પફુલ તો દ્રષ્ટિ જયારે દ્રષ્ટામાં પચે ત્યારે હેલ્પ છે